સારો ભાવ થયો એટલે એમને આપણે કહીએ આમાં વ્યક્તિ વિશેષતા નથી લાવતા પણ આપણે અહીંયા આગળ ગુણ વૃત્તિ થાય છે ગુણ બહુ સુંદર છે બહુ સરસ હમણાં જ અમે ઇલાઈ કુમાર જોયું સરીબેન તમારું બે દાડા પર રસ તમે આપી છે ને રેસીપી બધી એમાં શાહ સાહેબ એવું સરસ બોલ્યા છે બે દિવસ પહેલા કેટલા કેટલા વર્ષ પહેલા એ જૂની કેટલી દસ બાર વર્ષ થયા છે દસ અગિયાર વર્ષ પછી ભાઈદાસ પછી એટલે શાહ સાહેબ તો અત્યારે બહુ એમની મોટી વિશાળ સત્તાથી કામ કરી રહ્યા છે પુત્ર શરીર શરીરની મર્યાદાને લીધે શરીરની મર્યાદામાં રહીને કામ કરવું એની સત્તા એક અલગ છે અને દાદા ભગવાન કહે છે કે હવે અમે સૂક્ષ્મતાએ કરીને વિશાળતાથી કામ કરી શકીશું અને આ જ રીતે આપણા કોઈ પણ મહાત્મા કે કોઈ આપણે દ્રષ્ટિબંધ મહત્વ બધા કે સમાધિ મરણ થાય છે સમાધિ મરણ નો આ પરિણામો બહુ સુંદર બહુ સુંદર અને જે ખરેખર નિષ્ણુ નિષ્કામ અને હૃદયમાં લોકોને આપી આપણે શીખવાની ભાવના દાદા ભગવાન જે શાહ સાહેબ અત્યારે એમને અનુભવ શર્મિલાબેનને થયો હમણાં આવે છે જોજો તમને મને વાત કરી હતી અનુભવ કઈ વાત એમના ભાભીને ભાભી કે જોડે સવારે કોણ હતું મારી પાસે તમે ના એ નહીં ભાભી નહીં પણ સવારે કોઈ હતું તે મને કહ્યું કે મને સાત સાહેબ દેખાય કોણ હતું એ તો ઉભા થાવ અને બોલવાનું આપેલો એ તમે બરોબર વિગત છે તે અનુભવ કહો માહિતી આપજો આવો ને આગળ અહીંયા ઉભા થઈને રમીલાબેન એમને અનુભવ બહુ સરસ થયો કાલે કે એની જ વાત કરતા હતા છે માઇક છે તો તમે મોટેથી બોલો નહીં ભાવે ધીમે ધીમે ક્યાં આગળ કઈ કઈ આગળ કયા ઘેર કઈ અમેરિકામાં મણિનગર મણિનગર વડોદરામાં છે કે ક્યાં બોલો મણિનગરમાં રાતે બધા બેઠા તૈયાર કરું તે કર્યું અને પછી રાતે સુઈ ગયા અમે લોકો બધા સાથે તો એકદમ રાતના આપણે ગોરીભાઈ છે ને તો સીડી ઉતરતા હતા અમે સીડી ઉતરતા હતા મારી પાછળ ધ્યાન કોઈ તો મેં એમ કીધું કે ક્યાંથી બહુ ગોરી આવી ગયા આપણા ઘેર એમ કે મોટી બોલી એ પણ મોટી બોલ્યા કે હું તો આ બધું જોવા માટે આવ્યો છું વાત સમજવાની છે વાત સમજવાની છે દાદા ભગવાન કહ્યું છે આપણને આ કાળમાં આજના સમયમાં બધાને ચમત્કારોની બહુ આશાઓ હોય ચમત્કારો થાય થઈ જાય કેટલું સુંદર કવિતા ચમત્કાર જેવી વસ્તુ જ નથી હોતી આ તો બધા આપણે દ્રષ્ટિવાળા દ્રષ્ટિવાળા એટલે કોઈ પણ બને બનતી હકીકત ને ચમત્કાર સ્વરૂપે હોય જ નહીં હોય જ નહીં કદી પણ ના હોય જુઓ ચમત્કાર કર્યો ઘણાને સ્વપ્નમાં દાદા ભગવાન આવે છે છે તે બને કેટલા કેટલા ચમત્કારો નથી હોતા આ તો બધું બને સૂક્ષ્મની દુનિયા અલગ છે અને આપણી આ છે તો પાસે સૂક્ષ્મ હોવું જ ઘટે સૂક્ષ્મ હોય નહીં અને આ દુનિયા હોય ઘટતી નથી એટલે આપણે કંઈ એનો અનુભવ કરવા જવાની જરૂર નથી બસ કોઈ એ તો એની કુદરત જ કરાવડાવે બધું ખ્યાલ આવ્યો એટલે આ બધા ચમત્કાર જેવી વસ્તુ નહીં પણ આ બને છે બને શાસન દેવ હોય તો ઘણા કંઈક મને પદ્માવતી માતાજી ના ઘણા તો શું શું વાતો થઈ આજે રમીલાબેન રમીલાબેન તમે થોડું કર અહીંયા તમે ના એમ તે બોલો મોટો चालू હતું મને કેટલી તકલીફ છે બીક લાગે છે તમે લેવા આવતા તમે એ રહેવા આવો તો તો મને પછી પહોંચી કાંઈ નહીં તો કહે કે હું મારાથી કહેવાય નહીં એમને પછી એમને તરત બીજા દી કીધું નથી સિવાય નહીં હા ઉપર લાઈટ છે નહીં કારણ કે શાહ સાહેબ ને લાઈટ હોય જ ઉપર પ્રમીલાબેન સુતા હોય એમને લાઈટ ચાલુ જરૂર ઉપર તે બબે વાગે ચાર વાગે ત્રણ વાગે તે એમને જોયું તો હા તો એમને જોયું એમને પૂર્યું કે આ લાઈટ દેખાય છે પણ જો તમે અહીંયા હો તો કેટલું સારું અમને એકલાને રહેવાનું તો એમ તો કે હવે મારા હવેથી આવી ના રહી શકાય એવું કહ્યું હવે ના રહી શકાય એટલે સૂક્ષ્મમાં ભાષા હોય સૂક્ષ્મ ભાષા કે સૂક્ષ્મ ભાષાની વાત થાય છે એટલે ખબર પડે છે આ વાત છે બધી સરુબેન ક્યારે જો મુંબઈથી પ્રમીલાબેન શું છે બોલો હા બોલો અહીંયા આગળ સિદ્ધત્વના આખા બીજ ગુણો એવા સુંદર છે અને વિકસી રહેલા છે આપણે બધાની અંદર એટલે આ જ નીકળે ને વાણી યાદ નીકળે આપણને બધાને શું ખબર પણ જુઓ અત્યારના પાંચમા આળો કર્યું છતાં પણ આપણા બધાની અંદર આજ્ઞા ધર્મમાં છે એમને અંદરથી આ સિદ્ધ સ્વરૂપ એમને ચાખ્યું પ્રાપ્ત થઈ ગયું છે એટલે આની વાત છે એટલે બધે હોય બરોબર છે તમારી વાત પરમ જ્યોતિ સ્વરૂપ બોલો બધે બોલો મૂર્ત સિદ્ધ ભગવાન આનંદજી અહીંયા અમારા વડોદરા ક્યારે ખુલી વાત વડોદરાના વર્ષ બેસી ગયેલા પણ છેલ્લા બે વર્ષ કાઢવાને પડ્યા ને એ કઈ કઈ ચિઠ્ઠીઓ આયાત કરે વાલી ઉપર કે શું કરું દાદા આ મન શરીર બધાથી હું થાકી ગયો છું બબ્બે વર્ષ ત્યાં જ પ્રોસેસ પછી આગળ તરફ પગલું બે વર્ષ હું ઘરે જ ગયા હતા પરંતુ અંદર બહુ ઉદાસીન બહુ સુંદર ઉદાસીનતા બહુ સુંદર ગજબની હતી અંદર થાય સાથે રેલી થાય તો સારું પણ કઈ કારને આપણે આગળ ન રહી શકાય ખરું કે દાદા ભગવાન આપણા બધા સાથે આ જ રીતે આવો ને હાથમાં નથી કર્યો અને આપણે મહાત્માઓને હાથ બનાવી દીધા એટલે કે ધર્યો નથી એટલે શું કહેવા માંગીએ છીએ પકડ્યો નથી અને કાર આપણી હથેરીમાં મૂક્યો કાર દેવ કે છે કાર દેવ પુત્રો આપ અંદરથી ઉપયોગ કરે કાર સ્વરૂપને આપણે દરેક ધીર કહેવાય બહુ એવું સુંદર કંઈક કે સામાન્ય મનુષ્યને દાદાની ઈચ્છા હતી કે મનુષ્ય સુખી થાય એવી કઈ વાતો મળી જવાનું આવી આનું પણ પાછી દુનિયામાં અને પશ્ચિમની દુનિયામાં બહુ ચાલી રહ્યું ચાઇના પર પુષ્કળ ચાલે છે બની શકશે કરો ને થોડુંક નહીં નહીં કરો બધા આપણે બધા આપતા કરો દાદા સાહેબભાઈ આપણે સાહેબ વડીલો આપ ખાસ કરો પ્રકાશ ગીતા તમે તો જયંતિ કેસે લખો રીટા થશે કે આ તરુબેન છે આપણે બધા લખવા પડે બધા જેને ફાવે લખો બે લાઈન ચાર લાઈન અડધું પાનું આઠ લાઈન લીટી જે જેટલું બધા કાળ માટે થશે કે મોકલી આપતો સુધી આપણે કશો વાંધો નહીં અંદર વાયા નથી એમના મદદ માતુશ્રી સો વર્ષ સો વર્ષ લાભ મળ્યો કે નહીં બહુ થઈ ગયો છે એમનો નિયમ હતો કે દર્શન કરવા એટલે આવી જતા હતા અમદાવાદથી બરોડા એટલે ત્યારે આપણે કહ્યું હતું કે દાદાએ ચા એના માટે રાજીને બેઠા હોય ચા એટલે ત્યાંથી લાગ્યું કે કંઈક દાદાની વિશેષ નજરમાં આવેલી વ્યક્તિ છે આ બિલકુલ પછી દાદાએ મેં થોડો પરિચય આપ્યો આવી રીતે સીએસઆર ક્લાસીસ ચાલે છે સંધાન એવું પોતાનું બધું જ યોગદાન નર્વચનતાનું યોગદાન બધું સંધમાં કર્યું છે પછી પણ જોયેલું સંસ્પતિમાં હતા ત્યારે પણ જે શાસક સત્સંગ દરેક સત્સંગ એટેન્ડ કરે નાના નાના માણસના પરિચયમાં જે શાસક ગમે તે વ્યક્તિને કંઈક તકલીફ હોય એને કઈ રીતે હેલ્પફુલ થવું એમને કંઈ પણ પ્રભુ કરવું કોઈને છોકરાઓને ભણાવવાની પ્રોબ્લેમ હોય કોઈના કોન્ટેક્ટ કરાવી આપે શિક્ષણ કરાવી આપે ફીની વ્યવસ્થા કરી આપે એટલે મફતમાં ભણાવવાની વ્યવસ્થા કરી આપે કંઈક માની તેના કરવા જાય માતાજી પણ આસ્થા કરે કે હું આજે મારી દીકરીમાં માતાજીને એમને માતાજીનું છે એ રીતે વિધિ કરે અને એમને પાસે સમાચાર પહોંચાડે એક એક વ્યક્તિના સંઘની અમદાવાદ સંઘની એક વ્યક્તિ એવી નહીં હોય જે શાસનના પરિચય અને 3 કલાક 4 કલાક જે મસલચા મે આપકો ઉતરો જીએશાશા ઊભે બેઠે એક શબ્દ બોલવાની ઈજાસો મે કોઈ બોલે નહી અમને અમેશભાઈ કે કુલદીપભાઈ જે કોલ આપકો ઉતરો મે કહેને કે સાહેબ તમે કંઈક પ્રકાર પાડો ત્યાં સુધી આજે ચારે માઈક માર દેની તેની બહુત અને સપસ્રવણ કરવાની અને જારે મે તમને પૂછો કે હવે એક સેકન્ડ સેકન્ડ સપસરા થાય એની ચિત્તની હાજરી પણ એટલી કે ગમે ત્યાં એનો સાથ કાઢી આપે અને ગમે તે લગ્ન પ્રસંગમાં વરોના પ્રસંગમાં જયારે વિધિ કરવાની કે ત્યારે ગામનું જ અર્થઘટન કરી આપતા હતા બહુ સુંદર રીતે છણાવટ કરી આપતા હતા અને બહુ સરસ વિધિ કરાવતા હતા એમને તબિયતમાં યોગ કરાયા ત્યારે કિરણ વખતે સમય મળ્યો મહિના એની કોઈ ચોરી નહીં કે મને આ ખાવાનું અનુકૂળ આવશે આ ખાવાનું અનુકૂળ નહીં આવે આ ટાઈમે મારે આ જોઈએ પ્રત્યેક જન્મ અમે જોયું તમારામાંથી જે કે ભગવત ગુણ જે જઈએ અમે અમે મસ્તક બનાવી દીધું એ ભજનની સામે કે શું કામ કરે છે અને કેવી રીતે ખુશ થાય છે બધા કોઈ એનું વેદનાનું નહીં હસતા જ રહે સમજે પણ તે વખતે નથી પડી અને ત્યાં છેલ્લે સુધી એને જોઈ છેલ્લે પરીક્ષામાં પણ એની તબિયત ખરાબ નહોતી

પેલી લઈ લે નથી ચાલશે ચાલશે માતાની ભક્તિ સાધના ગજબની હતી અને શિવજી શું કૃષ્ણ ભગવાન શું બધી જ રીતે અને તીર્થંકર ભગવંતોનું જૈન દર્શન શાસ્ત્ર જ્ઞાનનો અભ્યાસ બધું એમની જાણકારી એટલી અદભુત હતી મહારાજ સાહેબો સાથે આચાર્યો સાથે તેમજ વેદાંત માર્ગમાં પણ બધા સાથે એટલે બહુ સુંદર રીતે પરિચય હતો રાજસ્થાન બરોબર ને ઉત્કર અને આ એમનો મારો ને અને આ ઔશ્રી માલિક જય નાનપણમાં કઈક થોડુંક કરુભાઈને આવશું હતું ત્યાં બગાડી દીધા હતા મને બાંધ જરા સાંભળ્યું છે એમને ગમી ગયું 是不是那个呀？我说。

લખ્યું છે મળી ગયો અમદાવાદ કે પ્રમીલાબેન તરફથી ડીડ ઓફ ગિફ્ટ છે ડીડ ઓફ ગિફ્ટ રત્નો જે અત્યારે અમદાવાદમાં છે એના માટે આ રીતે અને એ આવી રીતે આ બહુ ડિટેલમાં છે એટલે આપણા સંઘની ઓફિસમાં જશે એ વડાપ્રધાન ઓફિસ અત્યારે મુંબઈમાં છે છતાં રજીસ્ટર તો બધું મુંબઈ છે પણ અમદાવાદ થઈને બધું કાર્ય થાય છે બધું એમાં જશે આખું અને આ દીડમાં તમે જે જે એમની પાસે એસેટ કે જે કંઈ છે એમને રહેશે એ વિભૂતિ વિભૂતિ માટે વિભૂતિ સોસાયટીમાં બળિયા કાકા રોડ ત્યાં એ છે તે સાથે બરોબર ને પછી

અને આ મારો ચિત્રપટ છે બધા એટલે કે જેની તેની પાસે જશે પ્રયત્નો તમને કહેતા નથી તમે આવું કરજો 那每个人，તો આખું અને બે ફોટા મૂક્યા છે એમની છે અને જય સચિદાનંદની સહી આ બની છે

કારણ કે રેગ્યુલર ડોક્યુમેન્ટ કરો તો અત્યારે બધું વ્યવસ્થિત માગે છે બધું એટલે તમે પાકા છો રમીલાને અને કુટુંબના કે કોઈ મેમ્બર કોઈને ભૂલ્યા નથી કશું જરા પણ નહીં શું એમની ના ભૂલાય ના ભૂલાય શક્તિ અનુસાર બધું આજે સુધરી તો અહીંયા નથી પણ ખુશ ખુશ થઈ જશે કારણ કે સુધીરભાઈ અને સાહેબ બે બે જુદા હતા પણ એક જીવ બધું ચાલતું બે કામ એવી રીતે ચાલતું બધું બહુ સુંદર છે ધન્ય છે તમે ધન્ય છે પછી બીજું છે આ ખબર છે તે પણ ફ્રોમ મહાત્મા પ્રમિતાબેનજી શાહ અક્ષર કોણ છે મહેન્દ્રભાઈના આ તો પુત્ર ને

ચમત્કારની દુનિયામાં ચમત્કાર તો બતાવ્યો છે આપણે પાંચ લાખ જે જ્ઞાનવાદ સારવારને રોકી ગયો રૂપી રૂપિયા નથી બહુ સુંદર છે આપણા સંઘને જયંતિભાઈ આવો સ્વીકારી અને કોણ છે બીજું કામ છે

ઠાકોર હતા હૃદયથી એમનું તરફળ છે એમને મુખ્ય તો કેટલી પાકે કરી છે એમને અરે વાહ મોટેથી બોલો છે મારા છે રાજસ્થાન રાજસ્થાન સાહેબ હું જયારે ભાગવત સપ્તાહ કરતો હતો ત્યારે એ વખતે ત્યાં આગળ વ્યાખ્યાન માટે આવતા અવતારમાં શાહ પછી શાહ સાહેબ આપણા મહેશભાઈ એમની સાથે સંકલન મહેશભાઈ મને કરવડાવ્યું પછી શાહ સાહેબ બહુ જ મોકો લાગતો મારા ઘેરે આવતા અને પછી એક દિવસ મેં મહેશભાઈ સાથે દાદાની આપતવાણી શાહ સાહેબને મોકલાવી પછી શાહ સાહેબ તો મને વારંવાર અમારા વિઠ્ઠલ મંદિરમાં હું ભાગવતને વ્યાખ્યાનો કરતો ત્યાં બધા હતા અને એ સ્વિમિંગ પોતે એક નોંધન પંખાની જે બોલતા બોલતા સવારે આવી મળી લે છે કે મારે આપવાય માંથી મારે દાદા ભગવાન ના દર્શન કરવા છે તમે એક ચીઠી લખી દે તો એવું એક પુણ્યશાળી નિમિત્ત મને દાદાની પ્રાપ્ત થયું કે મેં નીરુબેન ઉપર દાદા ભગવાનને કહ્યું કે આ તમે અને શાહ સાહેબ ત્યાં ગયા હતા એ પછી કથા બહુ લાંબી છે પણ શાહ સાહેબે એક પ્રસંગ મને જે કહેલું એક વખતે આ તો હમણાં એમનું નિર્માણ નિધન થયું દેહાવસાન થયું શુદ્ધાત્માનું અવસાન હતું નથી જેવા અવસાન જે એ પહેલા શા સાહેબે પોતાને એમ કહ્યું હતું મને વાત કરી હતી કે રમીલાબેન પણ જાણતા હશે એકદમ હૃદયની અંદર એકદમ જાણે પડી જતી હોય એવું એકદમ એ ઉપર બધી પાણીની ગમે ત્યારે દાદા છૂટો છે એમની ગેલેરીમાં ત્યારે મને યાદ આવે વાત કરી કે મને વિજ્ઞાન છે એકદમ એ દાદા ચેતન એ પ્રકાશ અને બધું સ્ટોપ થઈ ગયું જય સચિદાન પછી એ પ્રસંગ એવો પણ છે મારી ત્યાં તો લગભગ રોજ આવતા અને જે કંઈ લખતા એનો પ્રથમ પાઠક પાઠક સાહેબ બેઠા છે વાચક બનવાનો મને એક વાર એને એમ થયું સિગ્નલ થશે કે દાદા એમના ત્યાં ઉતરતા અને દાદા ભગવાનને ત્યાં અમેરિકાથી આવ્યા ત્યારે ક્યારે ત્યાં આવ્યા અને ત્યાંથી રમેશભાઈ પડી કે સ્વારી આપણે કારણ કે શાહ સાહેબને સેન્ટર થયું છું એટલે દાદાની સ્વારી સીતારામ સાથે મોરારી પાસે ત્યાં અમે બધા લઈ ગયા હવે દાદા ત્યાં પછી નિવાસ કરતા અને શાહ સાહેબ ને શું કે કે તમારે સત્સંગ તમારામાં છે તમારે સાંભળવા જેવું તમે ક્લાસ લેવા અત્યારે આપણી અંદર શાહ સાહેબ આ સૂક્ષ્મમાં ક્લાસ લેવા આવ્યા છે જય સચિદાન આ અરે અહીં માર્ક નથી અહીં ક્લાસ છે શિષ્ટ લોકો છે તો એમને એક વાર એવું ખોટું થયું કે દાદા અત્યારે ભાણું ઉઘાડું અને હું ધ્રુવ દાદાનું દર્શન કરું એટલે રાત્રે મધ્ય રાત્રે અને એમણે ત્યાં દ્વાર ખોલ્યું દાદાનું નેરેશન છે મને કહ્યું કે દાદા એ વખતે અને એ વખતે એમણે દર્શન આપેલા જય સચિદાન

કહેતા કે હું શિષ્યરૂપમાં તમારા બધાનો જેમ શિષ્યરૂપ નથી પણ હું ત્યાં આગળ તમને બધાને જ્યાં જ્યાં જે બધા છે એ બધાનો ત્યાં આગળ એ મારી પાસે એનો વિકાસ છે તો અત્યારે દાદા ભગવાન અને શાહ સાહેબ અગ્રણી રૂપે હમણાં જયનેશભાઈ યુગપત શબ્દ શબ્દ વાપર્યો હતો યુગપત એટલે સાયમલ્ટેનિયસ સાયમલ્ટેનિયસ એટલે દાદા તનુ દાદા અને શાહ અદ્વૈત છે યુગપત છે જય સચિદાનંદ અને છેલ્લો પ્રસંગ એ કે મારે ત્યાં આગલા દિવસે આવ્યા સ્વાસ્થ્ય સારું મારી પાસે એમની બધી બહુ કથાઓ છે પણ સ્વાસ્થ્ય સારું નહોતું મારે ત્યાં આવ્યા એમની કાર લઈને રોજ આવતા આવ્યા પછી મને મેં કહ્યું કે કેમ તમે કહ્યું સ્વાસ્થ્ય એટલે કે આપણે મારા બાપ એ વખતે અવસાન માતા તો એમનું નામ પદ્માવતી મારું નામ ચંદ્રબાના તો કે અમે કાયમ મારા ભાઈને ત્યાં સનાતનભાઈને જતા તો શાહ સાહેબ કે હું હોટલમાં જઈ રહ્યો છું તમે પાણી ખબર પાડી અને પછી આપણે અત્યારે આપણે બહારને જોવા જવું નથી આપણે અત્યારે પાછા તમે વિભૂતિ સોસાયટીમાં જુઓ આ વિભૂતિ સોસાયટીમાં આ એક એવી વિભૂતિ હતી જેને वास्तव में संपूर्ण થઈ જાય એક જા સાહેબ મારી સાથે આવ્યા અને ભાઈ હરેશભાઈ જે પરમેલાબેનના જે ડ્રાઈવર છે ચાલક છે અમને ગયા અને શારદા કે આજે તો આપણે આખો વખત આપી અમે અટવો હિંસા હતા જય સચિદાનંદ એમના પ્રેમ રસનું દયારામ ભક્તે કહ્યું છું કે પ્રેમ રસનું જે પાન કર્યું છે અને કેટલા વર્ષથી એટલે હું એક બહુ જ અદનો નાતી ન કહેવાય એવો નિમિત્ત બન્યો અને હું વારંવાર કહેતો હતો અત્યારે જે ઉભરાવી હું બીજું કંઈ બોલી શકતો નથી તો એમનું નામ ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે ગોવિંદ ગોવિંદ ચૈતન્ય પછી પૂજ્ય શ્રી કરુલાલા અને આ રજેશアン કે 31 થાય જની જય સચ્ચિદાનંદ હવે પાછે કાઇશ બોલ જય સચ્ચિદાનંદ ક્યા સાહેબ કે સંત સંપંતમાં આવ્યા પછી જય નુ ક્યા સાહેબ કે જ્ઞાન લીધા પછી તમને કહીશ કે એક સંમિશ્ર વિદ્યામાં કહેવામાં આવે છે એવો મને શાસનનો પરિચય હતો ઓગણીસો બાણું મારા ગીતરાના મદ્રાસમાં અને અમારે પાછા આવવાનું હતું એ અરસામાં અમદાવાદમાં ખૂબ ઉમદર હતા એટલે શાહ સાહેબે મને ફોન કરી કીધું કે તમે મને જણાવજો ક્યારે નીકળો છો અને ઉતર્યા ત્યારે સુધીરભાઈ અને શાહ સાહેબ બંને ગાડી લઈને આવેલા અમને ઉતાર્યા અને પછી કીધું કે આપણે અમે જે રસ્તે લઈ જઈએ એ બીજા રસ્તેથી આપણે જવું પડશે અત્યારે બધી ધમાલ છે

అక్కడ అమెరికాన భగవద్గీత ત્યાં આગળ સત્સંગને બધી સેવા રાખેલી હું મારા પત્ની અને એમના સ્વામી પેઢી દ્વારા આવતા હતા અમે ત્યાં ગયા અને જે દિવસે અમારે નીકળવાનું હતું એ દિવસે અચાનક જ શાહજાદ મારી પાસે આવી અને મેં કહે સાહેબ તમને ચાલ્યો કહું ચાલ્યો કહ્યું પછી હા તમને કઈ નહીં અને બન્યું એવું કે અમે જે ગાડીમાં હતા ખૂબ અંદર પેસેન્જર હતા અને को तो व्यवहार जगत का जो માનવ સ્વરૂપ બન્યા તો મારા માટે સાથ થાય છે કે એમના જે ક્લાસીસ ચાલતા હતા એ ક્લાસીસની અંદર સાત આદમી જે શૈલી હતી એ શૈલી અદભુત હતી કે ક્યાંય પણ આપણે ભણવાની બાબતમાં જે ભય કે ક્લિયર હોય પછી એમની ભણામણની શૈલીથી બહુ આગળ હતી એટલે એ અવાજ જગતમાં એ ક્યાં લઈ આપણને એ શૈલીથી એ ફિયર છે એ ભય આપણો નિર્મૂળ થશે એ મારે ત્યારે દાદા દાદા પાસે આવ્યા તમે દાદાને પરિચય આપ્યો દાદાજી નિશ્ચય જગતમાં અમારો જે ભય છે તમે કરી શકો અને આ વ્યવહાર જગતમાં અમારું જે ભય છે એ સરળતા કાઢી આપે છે એવી રીતે મારા દાદા જોડે વાત કરી હતી અને એ રીતે પછી દાદાએ સત્સંગ કર્યો હતો પછી ધીમે ધીમે દાદા શાહ સાહેબના ત્યાં જવાનું ને રહેવાનું થયું અને બાકીનો તો આપણો પોતાનો અનુભવ શાહ સાહેબનો છે કે ઘણા બધા એટલા બધા તકલીફો અને પ્રોબ્લેમ્સ આવ્યા પણ એક પણ સત્સંગ ચૂક્યા નથી एक प्रसंग तो एवं जरा धीरुभा साक्षी है कारण के धीरुभा पोते जता आप जबलपुर के भोपाल जता था आनंद तो हाँ, आनंद पास दूध नो बॉटल लेवा उतरा प्रमीलाबेन गाड़ी चालू थी गई તો ગાડી ચાલુ થઈ ગઈ એટલે ગાડીની સાઈડમાં જે બે હેન્ડલ હતા ને તો એ બે હેન્ડલમાંથી એક હેન્ડલ એનાથી પકડાવો અને એ પકડાવવાથી પછી સરી ગયા નીચે સરી ગયા અને ગાડી ચાલુ થઈ તો એ પોતે બે હાથેથી એ હેન્ડલ ને એટલું મજબૂત પકડી રાખ્યું કે ગાડી ચાલુ થઈ અને પ્લેટફોર્મ એના ઉપર ઘસાવા માંડ્યું તો ઘસાવાનું તો એનું પેઇન શરીર બધું ફાટી ગયું તો એક માણસ ત્યાં પોલીસ બહાર બેઠો હતો એ માણસ દોડતો અંદર ગાડીની અંદર જઈ અને ટ્રેનને શું છે કે એની સાંકળમાં લટકી ગયો સીધો લટકી ગયો દાદા દાદા દાદા દાદા કરવા માંડ્યા હતા એ હા સાગર હેન્ડલ પકડીને દાદા ભગવાન દાદા ભગવાન એમ બોલતા હતા એટલે એ દાદા દાદા એટલું જોરથી બોલાય છે ત્યારે તો એને ગમે તે રીતે રક્ષણ એવું સુંદર મળી ગયું અદભુત કે માણસને એ ટ્રેનમાંથી પોતે જઈને સાંકળ ખેંચી અને ગાડી ઊભી રાખી અને શાહ સાહેબ પછી અને અંદર પાછળ અમે બેઠા હતા હું અને પ્રવીલાબેન સાથે ટ્રાવેલિંગ કરતા હતા શાહ સાહેબ સાથે તો અહીંયા આવીને જયારે કઈ બન્યું જ નથી એવી રીતે કે અમુક બોલો હવે આ જે જીવન મરણનો પ્રસંગ આખો એમાંથી પસાર થઈ ગયા પોતે અને એ કઈ જયારે બન્યું જ નથી પછી અમે ઇન્ડોર ગયા તો કાંતિલાલ જઈને કઈ વાત કરી એ અમે બધા ભેગા થઈ ગયા હતા એક મિટિંગ હતી અમારે કાંતિલાલ જઈને બીજા કોઈ સાથે અમારે મેં કીધું આવી રીતે પ્રસંગ બન્યો તો કે ખરેખર આ તો બચી ગયા કહેવાય તો પછી અમે કેક લાવ્યા અને એનો જન્મદિવસ એનો રિબર્થ જોવો બોલો એટલે કે જેમ ત્યાં પણ જ્યાં કશું બનતું નથી એવી રીતે પછી જસ્ટ ત્યાંથી આવ્યા હતા ને ત્યાં પાછો લગ્નમાં પણ પ્રોગ્રામ હતો તમારો ત્યાં પણ કોઈને ખબર પડવા દીધી નથી પણ પછી વાત થઈ એ ટૂંકમાં એટલું જ કહેવા માંગુ કે એમને કહે ને કે ભાઈ જીવતા જ મૃત્યુને મારી નાખી પ્રયત્ન પોતાને જેમ દાદા પણ જીવીને દાખલો બતાવ્યો છે સાતારો પણ એક જીવીને દાખલો બતાવ્યો શબ્દથી સત્સંગ તો પણ જીવીને દાખલો બતાવ્યો એ લાઈવ પ્રસંગ છે અને ક્યારે પણ કહે ને કે એમની પોતાની તબિયત અમેરિકામાં પણ બગડી ગઈ હતી પણ ક્યાંય કોઈ નથી પાછા પણ આવ્યા બધી વસ્તુ છે પણ ટૂંકો સમય છે માટે આ પ્રસંગ મને પોતાને યાદ આવે છે જેમ ગાડીમાં પણ પ્રેમિલામાંથીને ધીરુભાઈ પાસે આવે છે પણ જાણે કશું કર્યું નથી એ પછી અમદાવાદમાં પણ સતત બે દિવસ પછી હતો જાણે કશું નથી નથી જીવતા જ મૃત્યુને માર્ગ રાખ્યો એટલે મૃત્યુ જય બની ગયા વિજય પ્રાપ્ત કર્યો આ મારો પોતાનો સાચા જીવનનો અનુભવ છે જય સચિદાન હા મારા ત્યાં वो साढ़े सात बजे वो साढ़े દાદાજી એક વાર મારે એવું થયેલું કે દુખાવો થયો أكثر ومن أنظر غيبا જય સચિદાનંદ પ્રમીલાબેન તો આપણે આભાર એટલા માટે માનવો જોઈએ કે આજે પ્રથમવાર જ્ઞાની પુરુષે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષે આપણને શિલાજી સ્વરૂપની અંદર વેશભૂષાઓ મૂક્યા વૃત્તિમાં ઝંઝટ એ વાત સાચી પરંતુ સુમિલાબેન ધન્ય છે તમને ધન્ય છે જય સચિદા હવે પંકજભાઈ જાહેર કરે પંકજભાઈ પંકજભાઈ જાહેરાત કરો પંકજભાઈ બોલો જાહેરાત જાહેરાત કરે છે સાથે તેમજ આવતીકાલે સોમવાર આઠમ દિવસે નવચંડી પ્રોગ્રામ સાંજે ચારથી છ કિલોમીટર મુકાબલો રહેશે અને બુધવારે પરમ સભ્ય સમુદાયની સત્તર તારીખ ચોવીસના રોજ kalau yang berhijab kalau tidak berhijab sama lagi namun salah satu yang dibuat dengan terbaik salah satu yang dibuat dengan terbaik salah satu yang dibuat dengan terbaik Jangan takut dengan lain, siapa pun, walaupun siapa pun, walaupun siapa pun, kita bukan berakhir. Jangan takut. Thank you.